બોલો એવા માણસ નથી ખુશ થઈ જાય જગત અત્યારે ઇન્ડિયામાં બધા ખુશ થઈ ગયું અને તરત જગત નું કલ્યાણ આ તો જગત નું કલ્યાણ કરે એમને તમે પૂછો શું ભાઈ તમારો ધંધો હતા કે જગત નું કલ્યાણ કરવાનું પોતાનું કલ્યાણ થઈ ગયું તો જગત નું કલ્યાણ કરવા માંડ્યું